trial, isn't શું કરીશું તેનો અસારથી ચિત્ર સારું ચિત્ર જ્યાં સુધી આપડે હાથમાં છે ત્યાં સુધી આપડે ડાય થઈ ગઈ છે પણ ડિઝાઇન તો